શક્તિ રહી છે એ જો લોકોને આપી શકે એવું કોઈ છે ખરું કે જે પ્રવચન આપી શકે જેણે આ સૂત્રો વાંચ્યા છે પચાવ્યા છે અનુભવમાં આણ્યા છે એવા એવી કોઈ વ્યક્તિ હોય તે અહીંયા આવે અને અહીંયા બધાને છે તો એનો એનો ઉપદેશ આપે એવું એવું ઈચ્છે છે એવું કોઈ છે હજુ વ્યક્તિ તૈયાર થઈ રહી છે હજુ તૈયાર થઈ જાય તો કઈ રીતે એટલે જાતે આવવું પડે ત્યાં છોતેર વર્ષે એ વાત નહીં તો આ સિઝન મોકલું નહીં ચાલીસ હજાર છે મારી પાસે એ એકલે નથી ચાલીસ હજાર છે મારી પાસે પણ તે તૈયાર થઈ નથી તૈયાર થાય હું જાતે મારે છોતેર વર્ષે શું કામ કરતો એટલે હું જાતે બધાને કરું અને ફરિયાદ કે હું આવીશ આપણે અગસ્તમાં તે વખતે જેટલા માણસ હોય એ બધાને તૈયાર કરી રાખજો હું એમને રસ્તે ચડાવી દઈશ પોતે પોતાની મેળે નિયમ આવી જશે ખબર પડે જ્ઞાન આપ્યા સિવાય જ્ઞાન કે બધા અપાય એવું નથી તમે સમજો ને એટલે એમને ધર્મ રસ્તે ચડાવી દઈશ ખબર પડે એમને આકાંતિ રહે આનંદ રહે અને મનમાં વિચાર ના થાય કે આ આપણા ત્યાં નુકસાન અડાયેલી એવા વિચારો થાય સંયમમાં આવવાનું જ્યાં થાય એમાં અને સંયમમાં સુખ છે અસંયમમાં દુઃખ છે દુઃખ ક્યાં છે આ દેહમાં છવ્વીસ વર્ષથી હું રહ્યો નથી આ વાણી કોણ બોલે છે આપની સાથે સમજાય છે તમને કોણ બોલે છે દાદા ભગવાન દાદા જો દાદા ભગવાન વાણી બોલતા હોય ને તો તો પછી આપણે આ રીતે પછી બોલતી ઊઠી છે એટલે આ ત્રણ હજાર નું દાદા ભગવાન થઈ ગયા ખલાસ થઈ ગયા આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલે ઓરિજિનલ ટેપ રેકોર્ડ એટલે માલકી બની વાણી છે વિઘા ઉગાની પોઈઝન આ એ જ વાણી નું આલે કર્યું હતું પોઈઝન ટેપ રેકોર્ડ માલકી બની વાણી વિધા ઉગાની પોઈઝન જેમ કલ્પ સૂત્ર છે ભગવાન આટલું સૂત્ર છે અને આવી આપતાવાણીઓ ચૌદ થવાની છે ચૌદ ગુણાસ્થાન રોકે એવી ચૌદ થવાની આ પાછળ વાંચી દેવો છે એ પાછળ શું કે છે અંતિમ વડોદરામાં અમદાવાદ બધાને દર્શન થયા કરે શું કહ્યું અને રાત્રે છે તે રાતે સપનામાં વિધિઓ એવું કરે બધું દરેક માણસોને સપના બપના બધું અને એક ચિંતા થાય જોખમદારી અમારી કહે હે નિરાતે છોડીઓ પહેરાવો છોકરા પહેરાવો હવે કોઈ બાધા નહીં આકડી નહીં કશું નહીં અમારી અમારો નિરંતર આજ્ઞા આજ્ઞા રહે નિરંતર ચોવીસે કલાક અમારી આજ્ઞામાં ચાલીસ હજાર માણસ આ બધા નિરંતર આજ્ઞા રહે ના પણ જેમ જૈન શાસ્ત્રમાં જેમ કે ઉવર્ષગ્રમ સૂત્ર હતું ઉવર્ષગ્રમ સૂત્ર જૈન શાસ્ત્રમાં ઉવર્ષગ્રમ સૂત્ર હતું ને જે આઠ ગાથા નું લખાયેલું હતું જે આઠ ગાથા નું લખાયેલું હતું અને અત્યારે જે પાંચ ગાથામાં ચાલી રહ્યું છે કારણ કે પાછળના પાછળની ત્રણ ગાથાઓ લોકો એનો દુરુપયોગ કરતા હવે આઠ ને બદલે પાંચ ગાથાઓ ચાલી રહી છે કારણ કે પાછળની ત્રણ ગાથાઓનો લોકો દુરુપયોગ કરતા હતા <laughs> બધા પુસ્તક વાંચે છે મહારાજ કે છે હવે મારે શું કરવું કે છે શું કરશો મહારાજ આપ ધ્યાન તો નહીં છે નહીં થતી ને મિલ માલિક મિલ માલિક ને જોડો કોણ કરે માં કોણ કરવાની ચીજ અહીં ઘોડો જતો રહ્યો એ વિનાશ થઈ ગયો છે બીજા કામમાં લાગ્યો જે રહી ગયો કામમાં લાગે બીજા કે વ્યક્તિને પર વિચારે ખાસ બીજો માર્ગ છે તે પણ ખબર એમ ના વિનાશ થાય છે કઈ અરે થોડો લઈ છે છે બધું એટલે ભાઈ પૂછે છે કે એનો અર્થ કે ગજુ કાપવા દેવું નહીં કાપવા દેવા નહીં આપણે સાચવું છતાં કાપી જાય પેલો છે આપણે સાચવું આપણી વસ્તુ આપણે રાખવાની જરૂર લઈ જાય તમારે ગફલત લાભ તો તમારો તમારી ભૂલ છે તમારો હિસાબ ચુક્ત થઈ જાય પહેલાનો હિસાબ છે ને બધા ઓવરડ્રાફ્ટ લઈને આવેલા છે આ ટ્રેનો જેને જીવ્યું તેને જે બેંકે જીવ્યું તેને ઓવરડ્રાફ્ટ લઈને આવ્યા છે ખોટે જ પૂરી થતી એટલે હું આવી લાગે પાડી ફરી બધા તૈયાર કરજો પોતે મનમાં જેવું હોય એવું વાણીમાં બોલે ને એવું માં રાખે તો થાય જૈન ધર્મ જૈન ધર્મ બંધ જાય મનમાં જેવું હોય એવું વાણીમાં બોલે એવું વર્તનમાં રાખે તો જૈન ધર્મ વિજ્ઞાન છે વિતરાગો ચોવીસ નું વિતરાગો નું અક્રમ વિજ્ઞાન છે પેલો ક્રમિક વિજ્ઞાન છે આક્રમ વિજ્ઞાન ધન છે વિજ્ઞાન ને કે લગભગ પચીસ ત્રીસ હજાર માણસો મોક્ષે જશે શું કહ્યું બે અવતાર નિરંતર આજ્ઞા પાવે એક ક્ષણ ચૂક્યા સિવાય તમારા મિત્ર કોણ આ છે કે મુંબઈ છે અશ્મુ બધા જ છે મિત્રો તો બધા જ મિત્રો છે ના પણ વધારે પૈસા કોણ છે વધારે હું અશ્મુભાઈ જાણું છું અશ્મુભાઈ ચોવીસ એક અલગ પાર્ટ બોલો નો માલિક નથી આ વાણી નો માલિક નથી આ મન નો માલિક નથી પાડોશી તરીકે હર તે વર્ષ આવતી હોય શું થાય કે કોઈને આજે ફાવતું હતું કે આજે આવે કે બીજે દિવસે બીજે દિવસ આવે કારણ કે દરેકે પછી સગવડ ન હોય આજનો દિવસ જે દિવસ By fact, only scientific circumstantial evidence, the world is the puzzle itself. Itself puzzle થયું છે વિજ્ઞાને કરીને થયું છે એવું અમે જોયેલું છે જાતે ભગવાન બધા મારી ભગવાન ભગવાન ભગવાન જગત નો ક્રિએટર નથી ભગવાન છે પણ ભગવાન જગત નો ક્રિએટર નથી વિતરાગો ને અત્યારે જૈન મત એના સ્ટેજ ઉપર નથી વિતરાગ નો વિતરાગ મત અને જૈન મત માં ભેદ છે વિતરાગ મત નિષ્પક્ષપાતી હોય કેવો હોય અત્યારે તો આનંદ વાસી વાસી લંકા કપો ઘટ ફરણ ઘટ શું થઈ ગયા કશું રહ્યું નથી તત્વ ઉડી ગયું સાહેબ શું શું કરે મોટા મોટા મોટા મોટા આચાર્યોને શાસ્ત્ર નું જ્ઞાન આખે આપ્યું છે ભગવાને શાસ્ત્ર નું જ્ઞાન પૂછ્યું કે સાહેબ મને આખું બધું શાસ્ત્ર મળે છે સાહેબ પણ એમાં કરવાનું શું શાસ્ત્ર જ્ઞાન ને અમારે શું કરવું કે છે તું આત્મા જાણું તો બસ થઈ ગયું કે છે શાસ્ત્ર જાણી કિંમત નહીં સાહેબ ના બધું રહેશે તે પુસ્તકો માથે ઉકેલા તેનો એક રૂપિયો ભર્યો અને ત્યાં શાસ્ત્ર નો બોજો માથે લીધો તો સો રૂપિયા મોડે સાથે રાખ્યો તેને બોજો ઉઠાય મને સો રૂપિયા તને મને રૂપિયો એ શું લાગે ભવિષ્યમાં મતભેદો પાછા બધા એકત્ર થશે કે નહીં મતભેદો બધા એકત્ર થશે કે નહીં જુદા જુદા કચ્છો થયા છે એક જ્ઞાની હોય તો એકત્ર કરે પછી આ ગયા પછી સાત રાખવા લોકો હંમેશા ધંધો જ સાત રાખવાનો જ્ઞાની સાથે જે બધું દેવું કરી આવે અને જ્ઞાની પછી અજ્ઞાની પાસે પાસ રાખવા આ ધંધો ચાલે આવો ધંધો ચાલે ભાવીના વખતમાં અહીંયા પાર્થનાથના જે ઠાકુર હતા ને તે ભાવીને ગોંઠતા હતા એવું ને મોક્ષે જવાની તૈયારી કરવી બીજી કઈ પાંચસો નહીં બોલવું અરે આપણે મોક્ષે જવાની તૈયારી છે તો પાંચ કુદરતી આપણાથી પોતે જ કોણ ના કરી હોય તો શું થાય દાદા મારે એક વાત કરવી હતી જુલાઈ મને તમારો કાર્યક્રમ ખબર છે આ દેશમાં ઓગસ્ટ સુધી તમે બહાર છો બરાબર છે ઓગસ્ટ મહિના સુધી એમ કે છે કે આપ ઓગસ્ટ મહિના સુધી બહાર છો અહીંયા આગળ આપણે હવે ન્યુયોર્ક શહેરમાં ન્યુયોર્ક સિટીમાં જુલાઈની છઠ્ઠી સાતમી અને આઠમી એ વિશ્વ હિન્દુ પરિષદ મળવાની છે જુલાઈ ની છઠ્ઠી સાતમી ને આઠમી તારીખે ન્યુયોર્કમાં વિશ્વ હિન્દુ પરિષદ મળવાની છે એમાં સુશીલ કુમાર મુનિ સુશીલ કુમાર જૈન આવવાના છે જૈન ના સુશીલ કુમાર મુનિ એ એમાં સુશીલ કુમાર મુનિ આવવાના છે હું આજે જ વાત કરીને આવ્યો છું ના મોટી મોટો હોલ છે મોટી સભા ખરી ખરી ખરી જે એક કરવા માટેનું સંમેલન છે કશું કોઈ દાડ થયું નથી કેટલા વર્ષથી ભયા કેટલા વર્ષથી આજે ત્યાં જઈને મળીને જ આવ્યા અને એમની ઈચ્છા એવી કે આપ અહીંયા આવેલા છો તો આપનો લાભ મળવો જોઈએ એ માટે વાત કરવા જ આવ્યા છે મારો <laughs> આપણે ના પડી આ લાભ લેનારા તો આંતરિક રસ્તો મેં લોકો આ રીતે ભણ ભણ કેટલાય અસર કર્યા કરે ખુરશીઓના શોખીન સત્તાના શોખીન લાભના અને હવે તમારે જો લક્ષ્મીની ભીખ નહીં અબજો રૂપિયા તમારે કામ નહીં વિજયની ભીખ નહીં જેને સ્ત્રીનો પ્રતિ વિચાર ના આવે માનની ભીખ નહીં જેને અપમાન કરે એટલે આપણે તો આશીર્વાદ આપે કીર્તિની ભીખ નહીં ગમે તે હોય મને કે શું અમારા મહાત્માઓ કે છે આ બધા તમારા ચમત્કાર છે બધા ભરલા આવા ચમત્કાર દુનિયા બધા ચમત્કાર નથી મારું વ્યર્થ કામ કરવું છે યશ નામ હું એકલા યશ લઈને આવ્યો છું આ યશ તો અડકાવું છે માટે મેં શું ચમત્કાર કર્યો ચમત્કાર તો તે કરી શકે જેને સંદાસ પોતાની સ્વતંત્ર શક્તિ હોય તે કરી શકે તો વર્લ્ડમાં કોઈ બાકી નથી જેને સંદાસ પોતાની સ્વતંત્ર શક્તિ હોય શું જોઈ કોઈ કોઈ કરશે સ્વતંત્ર શક્તિ જે બને સંદાસ તો સ્વાનો ચમત્કાર કરે શક્તિ ભાઈ એક સંદાસ આપે મોટો ચમત્કાર કરવા લાગી આ ભૂતાને લગાવે છે લાલચુ લોકો એ ગમે જાય લોકો લાલચ તો કે બીજો કોઈ કરી શકે નહીં એનું આ તો વિજ્ઞાન ના જાણતા હોય આ બોલો હું તમને એક વાત કહું આ કાગળ છે ને એ કાગળ આમ કઢાઈ બનાવીએ અને મેં તેલ રેડીએ અને સૌ હરકા સૌ પર મૂકીએ શું થાય આગ લાગે આગ કેટલા માણસ એમ કે આગ લાગી જાય બધા છે પણ બધા કઈ ગયું હા ચમત્કાર કરેલો આ વિજ્ઞાન છે મારતા ચમત્કારો મારા મહાત્મા હોય પાછા તે તો પૂછું એટલે તું શું કરું છું મને કે પછી એક છોકરાને દસ પૈસાનો સિક્કો આપ્યો હાથ વગાડવાનો આમ પકડી લઈ પછી પેલા એ એ આમ નિરાશે હગાઈમાં કરવા મળ્યું પછી બીજી હગાઈમાં કરવા મળ્યું પેલો સિક્કો ગરમ થવા મળ્યો પેલો આ વ્યાખ્યા હતી હતી કશી નથી સિક્કો ગરમ થવા માંડે એટલો બધો ગરમ થઈ ગયો સિક્કો કે પેલા હાથમાં ફૂટી ગયો એટલે મેં કેમ ના સિક્કો છોડી દીધો આ બહુ ગરમ થઈ ગયો છે અડાય નહીં કે એટલે મેં પેલા શું કારણ છે આમાં ત્યાં જો ચમત્કાર કરવામાં શું કારણ છે કે મેં દવા ચોપડી દીધી આ બગુચક બનાવે છે લોકો થઈ ગયા આ ભલે રોલર તમારા થયા તો બગુચક પણ નાખતું ચમત્કાર જગત હોય છે કે એવું છે ચમત્કાર જો કોઈ કરવા નથી તો કહ્યું ચમત્કાર હોય છે કે નહીં અને જો હોત તો પેલા શિવંગારે કવિતા કેમ ગયા નતા કરે બનાવવાના ધંધા મોટા મોટા આ પહેલાના જન્મ થી યશ નામ કર્મ લઈ આવેલા છો આપ આ યશ નામ કર્મ આપ પહેલાના જન્મ થી લઈને આવેલા છો આ અવતાર માં શું છે આ અવતાર માં કંટાળ માં લાગો ધંધો કર્યો છે લાગો કે તે બધું ધીમોડે જે ગાડા બીજો બધી જોડે એક જ છે પાણી જાય ગ્લાસના પાણીનો ગ્લાસ નું કઈક કહો કઈ આપના પૂર્વભાવ નું કઈક કહો મને તો આ વિજ્ઞાન છે ખબર કલાક નો મોગ કાઢવું સર્વ દુઃખો થી મુક્ત કરજો અમને નથી કહેતા દાદા તમે પહેલા છો અમને માગણી તો નથી આપતા This is the cash bank of divine solution. This is the first cash bank. આ આખી અવતર પેઢીકાળમાં ફર્સ્ટ કેશ બેંક આ દાદાની દીકરી એ તો તો હું તમારો ઋણી થઈશ કે તો તો હું તમારો ઋણી થઈશ આપનો ઋણી અરે અમે ત્રણ વાર પુસ્તક આપ્યા તમારે તમારે અહીંયા રોજ આયોજન કરવા માટે પુસ્તક તીર્થંકરો કેટલા છે ચોવીસ ચોવીસ ચોવીસ હરિહન કેટલા ખ્યાલ નથી ખ્યાલ નથી એનો નમો હરિહંતાણું બોલીએ કોને પહોંચે છે અરિહંત ને અરિહંત ને કોણ અરિહંત જેને બધા શત્રુઓનો ક્ષય કર્યો છે તે જેને બધા શત્રુઓનો ક્ષય કર્યો છે તે હા પણ શું નામ નામ એકાદ જણનું નામ તો બધા તીર્થંકરો ને એમાં ગણું છું કે હું તો બધા તીર્થંકરો ને એમાં ગણું છું એ બધા તીર્થંકર લાગે છે આવું શા હારું છે તમે મારે અમે શું બગાડ્યું છે કે કરો છો એ તીર્થંકરો તીર્થંકર ગતિમાં ગયા નવો સિદ્ધારણ બોલે જેમને એને સિદ્ધારણ કે છે અને એમને વધારે સંતાડું કે છે આ જગત છે જૈન જગત બે બોલાય એક જણે શું કહ્યું ના ના એક માણસ કલેક્ટર હોય અને પછી પછી છેલ્લે એ થયો પ્રધાન થયો પ્રધાન થયો તો એ પ્રધાન કેવો એને કલેક્ટર કેવો અત્યારે સિદ્ધ ભગવાન થયા છે છ સિદ્ધ થઈ ગયા નમો સિદ્ધાંત આપણે બોલીએ છીએ એમાં એ ગયું હવે નમો સિદ્ધાંત બોલીએ તો કેટલું બધું ખરાબ દેખાય તમને આ વિચાર આવે ક્યાં ભૂલ કરે ના કહેવાય અત્યારે મને ઉતરતું નથી તમે જ્યાં વધારે કહેશો વધારે સમજાવશો ત્યારે મને ઉતરશે હરિહંત એટલે આ જ ગુરુમાં હોવા જેને ક્રોધ માન માયા દુશ્મનો જેને નાશ કર્યા છે રૂબરૂમાં હાજર હોય તો પછી અહીં આપણે ભેગા ના થાય તેનો વાંધો નથી પણ ગોવા તો કલકત્તામાં ગમે તે આવી ગયા અહીંથી ચિત્તગતિમાં ના ગયા હોવા જોઈએ તમને સમજમાં આવે સિદ્ધ ગતિ ને મોક્ષ એ બે નો શું ફરક છે સિદ્ધ ગતિ અને મોક્ષ એ બે માં શું ફરક છે સિદ્ધ ગતિ અને મોક્ષ એ બે માં શું ફેર સિદ્ધ ગતિ એ જ મોક્ષ છે પણ આર્યન જુદું છે પણ એ છે એટલે જે મોક્ષ પાણા છે એવું છે કે જે સિદ્ધ છે એ બધા આ અહીંયા આ દુનિયામાં જ વસે છે કલકત્તા ને કહું ને છે હા આ દુનિયામાં પૃથ્વી પણ જયારે મોક્ષ જે છે આ પૃથ્વી ઉપર તો છે જ નહીં હરિહંત જે સારી રીતે હોય તો હરિહંત કહેવાય નહીં તો હરિહંત કહેવાય નહીં હરિહંત કહેવો એ ગુનો છે ગુનો એટલે મોટો શું એટલે કોણ કે સિમંદર સ્વામી અને બીજા ત્યાં જે છે તે તમને જે અનુકૂળ નામ લાગે છે પણ સિમંદર સ્વામી તો અનુકૂળ જેવું છે ધ્યાનમાં ને એ અર્ઘ્યામ કહેવાય તમે કહે અને પેલા સિદ્ધાણામ કહેવાય નમરો આયર્યાણમાં નથી સાધુ પણ ક્યાંથી લાવે હિન્દુસ્તાનમાં પાંચમા આરામ સાધુ ક્યાંથી લાવે આ બધા સાધુઓ છે એટલે ભગવાને કહ્યું કુશબ કરે છે શું કરે છે કુજ્ઞાન જેને તમે તમે નથી એને કુજ્ઞાન કહ્યું ભગવાને કુશબ કહ્યું છે તમે દ્રષ્ટિ ના પાડી એને કુતર્ક કહ્યું છે કુજ્ઞાન કહ્યું છે કુગુરુ કહ્યું છે સરસ વાંચવામાં આવી છે ને પણ વસ્તુ તો એવી છે કે અમારે તો અત્યારે જે ઉપદેશ આપે એને અમારે સાધુ માનવા પડે ટીકા માટે ટીકા આપણને હોય તો એ દ્રષ્ટિ નથી કહેતો એમ કે છે કે અત્યારે તો અમે જે અમને ઉપદેશ આપે એને અમારે સાધુ મહારાજ ગણવા પડે એમને સુમાર્ગે ચડાવે એમને સુમાર્ગે ચડાવે ઉપદેશ કોઈનો સ્વીકારવો નહીં આ કાળમાં ભગવાન મહાવીરે કહ્યું છે કે ક્વોલિફાઈ માણસનો ઉપદેશ સ્વીકારજો ગમે તે માણસનો ઉપદેશ સ્વીકારશો નહીં શું કે છે ક્વોલિફાઈડ હોવો જોઈએ જા આપના પ્રશ્નો માં કે હોય કે આપને મમત્ર નોવાદતા હોય વિવાદવાદ થાય આંભોરી કાંગ્રેસ જે આપડા પ્રશ્નો સબાય જાય વિવાદ બોલના થાય કુટી ડાળી પડજે કે તતોરી ને બહુ શાંતિ થઈ ગઈ દાદા પોણા પર પોણે દીગર તે માતા બોલવા અમાર બેટા આપના કે ભાઈ છોકરા પોણે માથે ગઈ ગયો ભગવાન રડતો કરી જને ત પુત્રને પૂ જાય કુ સાદો તો પણ આપડે એવું નહીં જગતમાં લોકોને તિરસ્કાર લોકો થઈ જાય લોકો તિરસ્કાર કરવા મળે એવું ના બોલવું આપણે મનમાં સમજવાનું તો આપણા લોકો કેવા છે આ જાતિ સરકાર શું જવાબદારી કરે ભવાન ભાગ બહુ જ એટલે આપણે બહુ જ રહેવું શું આ તો કહેવાય ખાતે કઈ આવું આમ કહીએ નહીં ના બોલાય કદાચ એ આચાર્ય જીવન લેવાથી એ લોકો પોતાનું ભવિષ્ય આવતો અભાવ સુધરે ને અરે એમનો દોષ નથી બિચારા એ એમની ઈરાદો નથી જાય છે જો બોલજે આય ભાવ દાદા ભગવાન આય ભાવ દાદા ભગવાન આય ભાવ દાદા ભગવાન ચોપડી પૂરી ગઈ પછી ચોક્કસ આપડે ચોક્કસ એ લોકો એ લોકો નહીં ભૂલે એ ગાડી ચોક્કસ અમે કાચા અમારા જેવા લોકોએ પરદેશમાં રહીને આહાર વિહારમાં અને વિચારમાં કેવી રીતે કેળવવું કે અમારા જેવા પરદેશમાં રહેનારાઓએ સમ્યક દ્રષ્ટિ આહાર વિહાર બધામાં કે વિચાર એ બધામાં કેવી રીતના રહેવી જોઈએ કેવી રીતે કેળવતી નહીં એ તો અમને કહી દેવું કે સાહેબ મારી દ્રષ્ટિ તો આવી છે મિથ્યા દ્રષ્ટિ છે વાંકી દ્રષ્ટિ છે અરે સાહેબ તમે કઈ તમે કરી આવો હું કરી આવો બીજું શું મને મને કરી આપો લ્યો આપણે આજે નહીં એ તો એવું છે ને આ તેના જેવું તમને આટલું બધું એ કહું તમને તમે કહો એ કરીએ આપણે તમે કહો એ કરીએ ના ના અહીંથી એક છોકરો આવ્યો હતો ઇન્ડિયામાં લગ્ન કરવા માટે તેને પચીસ ત્રીસ છોકરીઓ જોઈ એને પાછા જવાના બાકી રહે તો સુધી એને ડીસી ડિસાઈડ લીધું ડિસિઝન લીધું નહીં એટલે એને ફાધર કંટાળી ગયો કે આ છોકરા બાપ બહુ ખોટું કે ડિસિઝન જ ના રહે પછી જુએ કરે આમ ફરો તેમ ફરો હું તારી મારે ફેરી નથી તું જુવા ગોલ પર કરશે મારે ફેરી નહીં પછી બાપે કહ્યું કે આજે એકદમ પૂછવાય કરવું આપણે નક્કી કરી નાખીએ નહીં તો પછી હું પણ વચ્ચે પડવાનું નથી તે સ્ટેશન પર પ્લેટફોર્મ પર જોવા રાખેલું પેલા છોકરો કે પ્લેટફોર્મ પર દેખાડી દીધો છોકરી તે પ્લેટફોર્મ પર જોઈ કે અહીં નહીં કરી નાખો હવે અહીં લગ્ન કરી નાખો ચક્કર શું છે આ ગાડીનું અહીં જવાનું થાય છે અમેરિકામાં તો એમ જ થાય પ્લેટફોર્મ પર કહ્યું હશે <laughs> કે જે અમેરિકામાં એવું થાય પ્લેટફોર્મ પર જ થઈ જાય એવું કહ્યું નહીં એમ પેલા દાદા આ સોસાયટી આ સમાજ અહીંયા અને ભારતનો સમાજ એમાં એક જ ફેર છે આ આખી ટેમ્પરરી સોસાયટી છે અહીંનો સમાજ અને ભારત નો સમાજ એમાં એટલો જ ફેર છે કે અહીંનો સમાજ ટેમ્પરરી છે આજ આજ ભાઈ અત્યારે અહીંયા શાશ્વત કોઈ વસ્તુ શાશ્વત નથી હિન્દુસ્તાન માંથી બ્રિલિયન્ટ માલ બધો અહીં બેસી ગયો બીજો ક્યાં છે ખરો બીજો બ્રિલિયન્ટ છે ખરો પણ પેલો કચરો માલ રહી ગયો કચરો માલ કેવી લાવે આટલું ભાડું લાવે કે ભણવાની મગજ રહી ના ભરવાની વગર છે ના છે ત્યાં આ બધો બ્રિલિયન્ટ બાબા પહેરી ગયો તે સારું છે જેમ સુધારવો હોય છે સમજ ને જેમ હું આ બીજી વખત જ આવ્યો છું આ બીજી વખત નો છે અને પછી બે ચાર વખત આવે ને તો બધું બધું તમારું ઓનલાઈન કરી હતી આ તો પેલા કરતા વધારે ચોટી પડે છે ન્યુયોર્ક ના એરપોર્ટ ઉપર કેટલા માણસ લડતું હતું લગભગ દોઢસો દોઢસો બસો માણસ હતું દોઢસો માણસ હતા પણ દાદા મારો પ્રશ્ન છે પ્રકાશભાઈ ને શરદભાઈ ઈચ્છા કરી તો હવે વહેલો મોડું કરુણા કરવાની કે એના ઉપર દાદા ની કરુણા જવાની દાદા એમને પણ અમારી જોડે જોઈન કરી દો અને આ પેલા ભાઈ ન્યુયોર્ક થી આવ્યા કાલ વાળા ભાઈ પેલા જૈન સેન્ટર વાળા ભાઈ અને અમને લઈ લો ન્યુ જર્સી ના અમારે છે ત્યાં ત્યાં આપી કામ લાગ્યો કેવળ જ્ઞાન નો નાપાસ થયો અને બધું પચ્યું નહીં પણ હજુ એ પામી શકશો ને હજુ આ જીવન માં પામી શકશો ને જીવન તો હજુ બાકી મારે ઉદાહરણ નથી મારે તો આ જગત નું કલ્યાણ હું જે દુઃખ ને પામો છું જગત દુઃખ ને પામો સક્કરિયું સક્કરિયા તમે જોઈ રહ્યા સક્કરિયા જોઈ રહ્યા એને બહાર વગર કેટલી બાજુ બફાય કેટલી બાજુ બફાય બધી બાજુ ભાઈ રહ્યું છે તો નહીં અહીં જરાક ઓછું છે ડોલર નું ભાગટ કરીને ડોલર આવે કે ઓછું છે અને એ જોબ જતી રહેશે સપના હું દેખાય ગઈ ગઈ ગઈ જોબ ગઈ અરે ગાય સાહેબ ની મારી નહીં જાય છે દાદા ને ગુજરાત મારી જાય છે એ તો છઠ્ઠી ના લેખ લખાય છે એ પ્રમાણે થાય ને એ તો છઠ્ઠી ના લેખ લખાય એ પ્રમાણે થાય ને કોઈ બાપા એ લેખ લખ્યા નથી એ બધું આ તમારા કર્મનું ફળ છે લેખ વેખ કોઈ લખાય લખી લખ્યું આપણે કેમ ના લખ્યું વાતે કેમ ના લખી આ તો બ્રાહ્મણ ઉદરાય થાય તમારું કર્મ ઉદય એને તમને કર્મ ફળ આપે જૈન મંદિર The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. શું નામ તમારું સનત ઝવેરી સનતભાઈ સનત સનત સનત સનત સનત નહીં યુ આર યુ આર સનતભાઈ by relative viewpoint and by real viewpoint you are Siddhartha. There are two viewpoints to solve this puzzle, one relative viewpoint, one real viewpoint. ભગવાન નું વિજ્ઞાન એક સમજી ગયો તમે દ્રષ્ટિ થઈ ગઈ તો હું સનત છું that is the first strong belief શું છે હું તરત બે છોડી દી ફર્સ્ટ સ્ટ્રોંગ બિલીફ હું આ બાઈ નો ધણી થવું બીજી રોંગ બિલીફ આ છોકરાનો ફાધર તો બીજી રામગીરી મારા મામો તો કાકો તો કેટલી રામગીરી બહુ બેઠી છે એ તો બધી મોહ માયા છે ને તો બધી જીવી રીતે કલ્યાણ થાય રાઈટ બિલીફ જોઈએ રાઈટ બિલીફ એટલે સમ્યક દર્શન અને રોંગ બિલીફ એટલે મિથ્યા દર્શન શું કરે એ તો મેં કહ્યું કે સમ્યક દ્રષ્ટિ આપો તમે પાછા કેમ ત્યાં લાવી દીધું એ જ મેં કહ્યું કે મને સમ્યક દ્રષ્ટિ આપો ખવડાવ્યું તો નથી તમે કહી દઉં કાલથી બધું પૂછી જાઓ છો તો શરૂઆત લઈ જશો તમારે એવું કહ્યું કે આને જાઓ જૈનમાંથી કે જોબ ક્યારે જતી રહે ચિંતા ના રહે એવું જાણી જાવ સરકાર એવું જાણી રહ્યા છે તે જોબ ક્યારે જશે એની ચિંતા એવું કઈ રીતે જાણી રહ્યા આવું જ્ઞાન નથી લાયા જે જ્ઞાન ચિંતા કરાવે એ જ્ઞાન લાયક નથી આ દુનિયા ચિંતા કરાવે જ્ઞાન જ હતું નહીં ક્યાંથી આ ઇમ્પોર્ટ કર્યું તમે અમેરિકન જીવન છે અમેરિકન જીવન છે ચિંતા ને એ પણ કર્મ નો ઉદય છે ને ચિંતા કરીએ કર્મ ઉદય ના એટલે જોબ જવીએ જોબ જવીએ કર્મ ઉદય કર્મ ઉદય છે ચિંતા નહીં કરવાની કોઈ ધર્મ મારે જુદી કે કરના ઉદય વગેરે કરતો હોય તો દુશ્ચિંતા થાય અને જવાબ એ આપણે કરના ઉદય થી જતી હશે ના કરી કેમ બોલ્યા એમ એમના નામ ખબર જય તારા ધીરજ કેટલી ઉંમર થઈ સુડતાલીસ સુડતાલીસ ખબર નથી વિચાર કરું છું પોતે વિચાર કરું છું પોતે ઘણું વપરાઈ ગયું આ વખતે જવાનું તો બહુ સારી વાત જવાનું તો દાદા તમે અહીંયા અમેરિકામાં કેમ આવ્યા છો દાદા અમેરિકામાં કેમ આવ્યા છો મને કોઈ પ્રકારની જીત રહી નથી આ દુનિયામાં મારી ઈચ્છા એટલી છે કે જગતના લોકો કલ્યાણ ને પામો આ સર્વ દુઃખોના મને કઈ કોઈ ચીજની જરૂર ને મને વિગત નથી કોઈ આપનું જ્ઞાન કોને આપીને જવાના છો આપનું જ્ઞાન કોને આપીને જવાના બધાને આપ્યું જ્ઞાન પેલા પેલા તો બધાને કેતો ગુપ્ત રાખો લોકો હિન્દુસ્તાન ભોગવવા માટે શું જોઈએ આ લોકોને એને ભોગવાની ટેપ થાય ધારામાં એટલે અંધારું જોઈએ અને હવે મેં કહ્યું ઉગાવ પર કરો ચાલીસ હજાર માં આવે બોરીએ થોડી થોડી જલ્દી થોડી એટલા બધા વચ્ચે ઉભા થયા છે એકદમ પૂછ્યા સ્વતંત્ર બ્રહ્મચારી છે તે કોઈ ચીજ માગે નહીં અહીંયા તું ઉભા ગયા ને તાકી રાત ઓલા માર્યા કરતી જાય હુકમ કર્યો હોય કોણ બ્રહ્મચારી બહેનો કેવી સુંદર છે આપણી ઇન્ડિયન થિયેટર ત્યારે કલ્યાણ ના થાય તેનો આ એવા ધર્મદાસ સિમંદર સ્વામી ની જબરદસ્ત આરતી કારણ કે સિમંદર સાહેબ એકલા નહીં બધું બધા ધર્મો નું મિલન છે શું છે એક બાજુ કૃષ્ણ ભગવાન નું એક બાજુ શિવ નું એક બાજુ વિદ્યાબારી માતાજી ચાર તીર્થંકરો આદિશ્વર ભગવાન હરિતનાથ ભગવાન પાર્થનાથ ભગવાન મારે ભગવાન ત્યાં કિશન ગુરુ જો પદ્માવતી દેવી ક્યાં બંધાય છે ક્યાં બંધાય છે તાપી ક્યારે પૂરું થવાનું ક્યારે શિલારોપણ બહુ પણ આ બીજા બધા બીજી બધી આવશે કૃષ્ણ ભગવાન બધું તો આસાધના નહીં થાય જૈન ધર્મ દેરાસર માં આસાધના જે પ્રશ્ન છે બીજા બધા આવશે કૃષ્ણ ભગવાન એ બધા તો આ જૈન ધર્મ ના આશાતના નો પ્રશ્ન આવશે એનું શું થશે અસાધના નો પ્રશ્ન આવશે એનું શું થશે અસાધના થશે કૃષ્ણ ભગવાન બીજા બધા આવશે તો જૈન ધર્મ માં જે છે પ્રતિમાજી પાસે જેમ કે અત્યારે બી અમે ગભારો બંધ કર્યો કે અસાધના ન થાય એ બધું ન થાય આશાતના ન થવી જોઈએ જે મુખ્ય જે જૈન ધર્મ દેરાસરનો જે છે સિદ્ધાંત એ કઈ રીતે પલાશે એમ કે જૈન જૈન દેરાસર નો મુખ્ય સિદ્ધાંત છે કે અસાધના ના થવી જોઈએ તો એ કઈ રીતે પડાશે પછી તમે આજે બીજા બધા કયા કૃષ્ણ ભગવાન ના બધી જે પ્રતિમાજીઓ છે જે શ્રીમંદર સ્વામી ની સાથે તો તે વખતે શું થાય જુદું છે જુદા પણ એનો ભક્તિ મંડપ એક જ છે ભક્તિ મંડપ એક જ છે ભક્તિ મંડપ એક જ કે જુદો ભક્તિ મંડપ પણ જેને જે અનુકૂળ આવે તે કરે તો સંકુલ એક જ સંકુલ એક જ એટલે બધાને આપણો હેતુ શું છે કે બધે જ બધી વિરાજના છૂટી છોડી ને ગમે તે પોતાનો જે ધર્મ ઈચ્છો તે ધર્મ હોય એ ધર્મ પાળો પણ બીજાના દર્શન પણ કરો વિહાર ના ના કરો શું કરું આ ખરું ને અને આ કઈ નવું નથી આપણે માં કરતા ભગવાન નું બધું ત્યાં કેસરિયા હા બધું દરેક નો પ્રવેશ દ્વાર તો જુદો છે ને એક જ છે પ્રવેશ દ્વાર દરેક નો જુદો જુદો છે ને પ્રવેશ દ્વાર દરેક નો જુદો જુદો છે ને અરે ભગવાન સલાહ બધું જ કહેવાય જે તીર્થંકરો ચલાટો પુરુષ કયા લોક પૂજ્ય ચોવીસી માં તીર્થંકર થવાના છે એટલે લોકોના મતાર્થી પણ ઓછું થઈ જશે મતાર્થી પણ અરે લોકો ખુશી છે આવું માનવા તૈયાર નથી મતને અને પદ્માવતી દેવી પછી ક્ષેત્રપાલો પછી જતે જે પદ્માવતી નું પૂજન કરે છે ઘંટાકર નું પૂજન કરે છે તીર્થંકર ને છોડીને એ વિશે આપણો શું અભિપ્રાય છે કે આ લોકો ઘંટાકર્ણ નું પદ્માવતી નું આ બધા નું પૂજન કરે છે તીર્થંકરો નું છોડીને તો એના માટે આપનું શું કેવું છે આમ કરતા કરતા બધા હતા ત્યાં ત્યાં આવી જશે ખબર પડે ને વખત ભૂલા પડાય છે નુકસાન નહીં થવાનું સમજ પડી ને પણ એ વસ્તુને ઉત્તેજન આપવા જેવું ખરું કે એ વસ્તુને ઉત્તેજન આપવા જેવું ખરું પદ્માવતી પણ ના હોય ને તો ખોટું કહેવાય કારણ કે જેનો એ દાતન જેવો હોય હતા રક્ષણ કરે છે પછી લોકો તો આ બધી ના ભર્યું એમ થોડા ફેરફાર થઈ જાય પાછા એવું બધું ના પણ અમુક તો એવા છે કે સવા પાંચ ડોલર મૂકવા તો ઘંટા ઘર મિનિટે મૂકે પણ તીર્થંકર પાસે ના મૂકે મંદિર માં ગભારા એટલે ગર્ભ ગરભ બીજું બધું એમને પોતાને રહેવાનું આજુબાજુ ફરતા ફાવે એ જગ્યા જોઈએ કે જોઈએ થોડી કર્મ ની ફિલોસોફી સમજાવો કર્મ નો સિદ્ધાંત સમજાવો કર્મોના પ્રકારો કેટલા કર્મોના પ્રકારો કેટલા કર્મો કઈ રીતે બંધાય એ સમજાવો મુખ્ય કર્મ ની વાત મુખ્ય કર્મ બધા કર્મ તો આઠ કર્મ છે બાકી હા કર્મ પ્રકારો પાક વિભાગ પાડીએ સાંભળો બધા કર્મ નો સિદ્ધાંત કર્મ કેવાય